ની યથાર્થ સમજ દાદા ઓમ શું છે નવકાર મંત્ર બોલે એક ધ્યાનથી તેનું નામ ઓમ અને હું શુદ્ધાત્મા છું એની સાથે નવકાર બોલે તો ઓમકાર બિંદુ સંયુક્તમ છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગીન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકાર નમો નમઃ બહાર નવકાર બોલે પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો ઓમકાર સુંદર બોલાય તે બધા પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ઓમ તો બોલે તો એ પંચ પરમેષ્ટી ભગવાનને પહોંચે ને નવકાર બોલે તો એ તેમને બધાને પહોંચે બધા વેરના ભૂલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા છે કારણ કે શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે આપણું આ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય ઓમકાર બિંદુ સંયુક્તમ કહેવાય અને એનું ફળ શું મોક્ષ આ બાર ઓમનું જે બધું ચાલે છે એ લોકોને જરૂર છે કારણ કે જ્યાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી સ્થૂળ વસ્તુ પકડી લેવી પડે સૂક્ષ્મ રીતે જ્ઞાની પુરુષ એ ઓમ કહેવાય જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સત્પુરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને ઓમ સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય મુક્તિ ક્યારે થાય જ્યારે ઓમકાર બિંદુ સંયુક્તમ થાય તો અહીં તમને અમે જ્ઞાન પ્રકાશ આપીએ ત્યારે ઓમકાર બિંદુ સંયુક્તમ થાય અને ઓમકાર બિંદુ સંયુક્તમ થાય તો મોક્ષ થાય પછી કોઈ એનો મોક્ષ રોકી શકે નહીં નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી ત્રણેય મંત્રો નવકાર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાય એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે આ તો સંન્યસ્ત લીધા પહેલાં નવકાર મંત્ર એકલો ઝાલી પડ્યા છે